એ આવો આવો મારા ઝીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ચોરવાડમાં બેઠા બેઠા ખુશાલી બેન વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ યશ પણ છે ઓહો હો હો આવો આવો ખુશાલી બેન યશ ભાઈ આજે છે ને આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું હો ભાઈ બધા બાળકો ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે નારદની હાર નારદ છે ને નારદજી નારાયણ નારાયણ એમ કરતા હોય આ નારદજીને કોણ નથી ઓળખતું અરે ભાઈ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે હો હા નારદજીને કોણ ન ઓળખે હે ભાઈ બધું શાંતિથી ચાલ્યા કરે તો એમને ચેન ન પડે કા એમને ટીખળ ગમે મસ્તી કરવી ગમે અને ટીખળમાંથી કજિયો ઊભો થાય તો કજિયો ગમે લોકોને બધાડવા ગમે એમને આ એમનો સ્વભાવ હો પણ સારા બહુ હતા કજિયો ન હોય ત્યાં એમને ઊભો કરવો ગમે હો ચાઈને બધાડે બધાને અને એકવાર કજિયો ઊભો થઈ ગયો કે આગા ખસી જાય નારાયણ નારાયણ એમ કરી જાય અને આગા રહીને ખેલ જોયા કરે જોયા કરે ને ખુશ થયા કરે આવા નારદજીએ એકવાર વિચાર કર્યો કે આ ધરતી ડાઈ ડમરી થઈને નીચે પડી છે તે એને કોકની જોડે બજાડું તો કેવું લો બોલો તે ગયા એ તો ધરતીની પાસે નારાયણ નારાયણ પછી કે હે ધરતી દેવી આ હું ઊભી ચોટલી વાળો નારદ તમને પ્રણામ કરું છું એમ કહીને એમણે તો બે હાથ જોડીને નમસ્તે કર્યા ધરતી કે પધારો પધારો મુનિવર પધારો કહો જોઈએ હું આપની શું સેવા કરું નારદ તો કે હું તો માત્ર એક વાત જરી તમારા કાને નાખવા આવ્યો છું આ માણસ છે ને તે આટલું કહીને તો અટકી ગયા ધરતીએ ચિંતાતુર બનીને કહ્યું અરે અટકી કેમ ગયા બોલો શું છે માણસનું એ બાપડો જીવ નારદ કે આ માણસ છે ને એ તમારી ખૂબ નિંદા કરે છે તમારું ખૂબ ખરાબ બોલે છે આ માણસ ધરતીએ નવાઈ પામીને કહ્યું માણસ મારું ખરાબ બોલે છે મારી નિંદા કરે છે શું કરવા નારદ તો કે નારાયણ નારાયણ શું કરવા તે એને મન તમારી ભાજી મૂળા જેટલી કિંમત નથી એ તો તમને કાંઈ ગણતા નથી નથી એને તમારા પ્રત્યે માન કે નથી એને તમારો સે જે ડર એને તમારી બીક જ નથી ને તમે એને ખોબે ખોબે ધાન પૂરો છો શાકભાજી ને અનાજ ને બધું ખાવા પીવાનું આપો છો ત્યારે એ તમને શું કહે છે જાણો છો અરે કહેતા મારી જીભ ઉપડતી નથી હો એ કહે છે કે ધરતી એટલે તો સાવ ધૂળ ધરતી એટલે ઢેખાણા ને ધરતી જળ છે ને ધરતીમાં તો કાંઈ જીવ નથી ને ધરતી તો ગોબરી છે ધરતી કાંઈ બોલ્યા વિના સાંભળી રહ્યો હો પોતાના શબ્દોની ધારી અસર થઈ છે એમ સમજી સમજીને નારદે આગળ ચલાવ્યું નારાયણ નારાયણ હું ખરું કહું છું આ માણસ સાવ ખરાબ છે કોઈનો ગણ નથી એને જેનું ખાય છે તેનું જ ખોદે છે નહીં તો તમે એને ધાન પૂરો અને એ તમારી આવી બદબોઈ કરે તમારું ખરાબ બોલે કહું છું જરી ખબર પાડી દો એને એનું ખાવા પીવાનું બંધ કરી દો અનાજ આપવાનું બંધ કરી દો શાકભાજી વેચવાનું બંધ કરી દો એને ભલે ને ભૂખે મરતો ભલે ને તરસે મરતો માણસ એ મરવાનો થશે ત્યારે બેટમજીને ખબર પડશે કે જેને એ ધૂળ ઢેખાડા કે છે એ શું ચીજ છે આ સાંભળીને ધરતીએ કાનમાં આંગળા નાખીને કહ્યું હરી હરી હરી હરી પછી તેણે હસીને કહ્યું ગુસ્સે થઈને હું શું કરું નારદજી માં થઈને હું છોકરા પર ગુસ્સો કરું તે મને શોભે ખરું નારદ તો કે માનું માન રાખે ને સીધી વાટે ચાલે ત્યાં લગી છોકરા બાકી આ તો કેવું એલફેલ બોલે છે જરી આંખ કાઢો તો એ સીધા દોર થઈ જાય એમને ખબર પડવી જોઈએ માણસોને કે ધરતી એટલે શું અને ધરતીના માન મર્યાદા એટલે શું ધરતીએ શાંતિથી કહ્યું હો તમારી વાત તો સાચી હું તમારી વાત સાથે સંમત છું કે ધરતી એટલે શું અને માન મર્યાદા એટલે શું એની સૌને ખબર પડવી જોઈએ નારદે જુસ્સામાં આવીને કહ્યું બસ તો કરી દો માણસનું સીધું પાણી બંધ અનાજ દેવાનું બંધ કરી દો દેખાડી દો તમારા માન મર્યાદા ધરતીએ કહ્યું એ જ તો કરું છું માણસ મારી નિંદા કરે એથી મારું કાંઈ બગડવાનું નથી હો નારદજી મારા માન મર્યાદાને એથી કાંઈ નુકસાન થવાનું નથી પણ હું જો એના પર આંખો કાઢીશ હું જો એના પર ગુસ્સો ઉતારીશ તો એના તો બાર વાગી જશે અને એ તો તરફડીને તરફડીને મરી જશે બિચારા ભેગા મારા માન મર્યાદા સાફ થઈ જશે ને પછી મને કોણ બોલાવશે આ હું સમજુ છું એટલે મારવા કરતાં જીવાડવું મને ગમે છે ગુસ્સો કરવા કરતાં માફ કરવા મને ગમે છે બસ આ મારા માન મર્યાદા અને આ હું પોતે એટલે તો બધા મને ધરતીમાં કહે છે નારદ તો ચૂપ થઈ ગયા હો કાંઈ પણ બોલ્યા વગર એમણે સીધી સ્વર્ગની વાટ પકડી નારાયણ નારાયણ એમ કરતા કરતા જતા જતા મનમાં કે હું ભગવાન જેવા ભગવાનને એમના ભક્તની જોડે બજાડી શક્યો પણ આ ધરતી મારા માથાની નીકળી એનામાં તાકાત છે અને જેવી તાકાત છે એવી જ ક્ષમા છે બધાને માફ કરી દે છે એ તો એટલે હું આજે એની આગળ હારી ગયો નારાયણ નારાયણ તો ભાઈ આ ધરતીમાં બધાઈને માફ કરી દે છે હો બધાની માં છે તો આપણે પણ ધરતી માને સાચવવા જોઈએ ને તો આવી હતી નારદની અને આ ધરતી માતાની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો